દાદા તન્મય થયા કેમ કે વ્યવહારમાં તન્મયકારક થયા વગર કેવી રીતે સારી રીતે ચલાવાય તન્મયાકાર જ થયું તમને વ્યવહારમાં તન્મયાકાર થઈ નહીં વ્યવહાર તન્મયાકાર થઈને કરે તમારે કશું નહીં જોતા તમારે જયા કરવાનું પ્રભુદાસ પછી વળવા એ બરોબર શું કરે ચા પડી ગયા ત્યાં અડધો કલાક કેવો બગાડ્યો એવું તમારે તમારા રૂપમાં રહેવું પ્રભુદાસ પ્રભુના રૂપમાં રહેવું તન્માયાકાર સારી રીતે આ ભગવાનની ભક્તિમાં કે તન્માયાકાર તો અક્રમ વિજ્ઞાન તમે તમારું કામ કરો આ બંને કામ સાથે ત્યાં છતાં એક બેકને હરકત ના કરે એટલે કણિક માં તો એક જ પોતા પોતા અહીં મારી એટલે આ નવો માર્ગ દાદા અમુક સર્વો એવા છે કે એક પણ માણસ છોડી શકશે નહીં બધા આવું સિવાય આ લોકો રાગે પડશે નહીં ત્યાં કાળ તો લાખ એટલા આવતા હું કોલ કરાવો માર્ગ તે મને માર્ગ દિવસે એડજસ્ટ દાદા અમુક વખતે કર્મો આ જગત જે છે એના વ્યવહાર જે એક છે જે પૂતગલના જે બધી કર્મો જે બંધાયેલા કરવાના હોય છે અને જે અંદરનો જે આનંદ છે એ બે શુદ્ધાત્માનો જે આનંદ છે એ બેની વચ્ચે મિશ્ર ચેતન મિક્સ થઈ જાય ત્યારે શું કરવું મિશ્ર ચેતન એટલે એક બે મર્યાદા નજીક બાજુ બાજુમાં હોય અને ત્યારે તમે ચોખ્ખી રીતે સમજી ના શકો કે આ ચેતન નું છે કે મિશ્ર ચેતન નું છે વ્યવહાર નું છે હા રાત્રે સુઈ જાઉં છું હા ઊંઘી જાઉં છું તીકડે જે સુખ આવે છે ક્યાંથી આવે છે પૂતગલ નું સુખ પોતે ભોગવે છે ને મસ્ત થાય મેર ગાડી આવે પૂતગલ નું સુખ ના ભોગવાય તારે જાણવું પડે તારે એમ કેવું પડે એ ભાઈ તમે ગસગસા ગઈ જાઓ તમારે આવું બોલવાનું શું કેવું બહુ મજા આવી તમે જુદા એ જુદા ભગવાન પોતાનો સાચો આનંદ બધા બરાબર તો બધા રિલેટિવ આનંદ કલ્પી પંખો નાખીએ તારા હાથના દુખે શું હવા ખાધું છે હવા તો સહેજ દાદા તમે શું કરો અમારા પંખા અંદર ચાલ્યા કરે હે આટલો આનંદ હોય અંદર કઈ સુખ નો પાર તમારે જરાક શોખ લાગેલું છે જુદી જવું શોખ આગળ મારે શોખ જ હોય ને થોડો અડ્યો હોય તો અડચણ છે આ ખુશી બેઠા ક્લોક લાગે ખુશી રીતે આ ના ખુશી આપી આ પૂજલ ખુશી આપી પેલી નહીં ક્યાં ભેરું પોતાની ખુરશી દાદા હું અનંત શક્તિ વાળો છું હું અનંત જ્ઞાન વાળો છું હું અનંત દર્શન વાળો છું એ અમે બોલતી વખતે અમે શુદ્ધાત્માથી બોલીએ પણ એ શક્તિ ક્યાંથી ઉત્પન્ન થાય સમજાવો કે હું અનંત શક્તિ વાળો છું અનંત દર્શન વાળો છું અનંત જ્ઞાન વાળો છું તો એ અનંત સુખ નું ધામ સુખ નું ધામ છું શુદ્ધાત્મા બોલીએ છીએ તો શક્તિ ક્યાંથી ઉત્પન્ન થાય છે કેવી રીતે કેવી રીતે ઉત્પન્ન કેવી રીતે વધારી શકાય તમે આનંદ ટુકડું ધામ બોલો તો દુઃખી થઈ જાઓ બરાબર આનંદ ટુકડું ધામ બોલો સુખી થઈ જાઓ આત્મા રત્ન માની છે જેવો ચિંતા એવો જેવો ચિંતે કોઈ કે તાવ આવે તમને સગા તાવ આવે મને તાવ આવે તો હાથમાં નહોતા અને વ્યવહાર બોલવું હોય વ્યવહાર ખોટું ના દેખાય એટલા માટે તો આપણે ખ્યાલ રાખીને બોલવું પડે નાસ્તી ભાષા બોલે આ મારું રાજ છે ખરેખર આપણું રાજ નથી જેવું ચિંતે એવું છે અલગ જ્ઞાન વાળો એટલે બધું જ્ઞાન પ્રકાશમાં અનંત સુધનું ધામ બધું પોતે ધામ છે ત્યાંથી તો તારો લગણીએ તમે તારો મેળવી જ દીધો એક બે તારા હતા પણ બહુ તારા દરેક વસ્તુ તારો મળ્યો અને ક્રમિક પેલા અત્યારે આજે ચાલુ ને કોઈ કોઈ ફાવે નહીં એ હું હું પ્રવચન કરું જતો રહું દેશમાં તમે જતો એવા નહીં એવા આ તો લંડનમાં બે મુસ્લિમો આવેલા શું નામ હતું એકનું નામ નથુ પછી બીજું અને અલી મેરો આવ્યા તમારે શું જોઈએ અમારે કશું નથી જોયું દાદા અમને તો ચાવી આપી દેશે મૂળ વસ્તુ બધે ફરી આવ્યા છે બટાઈ બટાઈ કઈ મળી નથી ચાવી ના મળી આપ્યા પછી બીજા કહેવા આવ્યા ત્યાં હિન્દુ શાસ્ત્રમાં વાંચ્યું હતું કે જે પારસ હોય એ લોકોને ઓનું કરે છે પાર્કમાં તમે તો લોકોનું હોલું નહીં પણ પાર્ક પણ કરે તમારે મેં કહું જા આ સંતાન થઈ પછી ભેટો લેવાનું ભેટો ભેટો આપશે નહીં ઠીક શ્રી આસરી જોજો મન વચ્ચે કાયા શ્રી વળવાજો મન વચન કાયા આ ત્રણ ભૂતો વર્ગણ વર્ગણ વર્ગણ એટલે ભૂતો હજુ લોકો કહેતા આમ કઈ વર્ગણ છે મન વચન કયા ત્રી વર્ગણ જો ત્રી વર્ગણ એટલે ત્રણ વર્ગણ છે ત્રી વર્ગણ અમારે લગ્ન નહીં કરવાનું લગ્ન છે ભૂત વર્ગ્યો એનો અધ્યાસ મનમાં એકતા થાય મનમાં એકતા થાય વતનમાં એકતા થાય કાયમ એકતા થાય એના ત્યાર પછી બુદ્ધિ પછી કાદવકી જાય શા કરે શું કરે ગંદુ આવે અભ્યાસ અભ્યાસી જોજો કર્ણાકાર થવાથી જે અભ્યાસ થાય છે એ થાય છે તે પછી બુદ્ધિ એનાથી કીચડમાં પૂજા કરે કર્ણાકાર ના થાય મને શું થાય આ પૂગલ ને આવું હું જુદો રહીને બધું કામ તો પછી છ ને પર જમ્યા ત્યારે છ જમવા તો જાય બિચારા શું કરે અને પેલા તો ખાવાય ના બરાબર એ ભાવથી ખાઈ બીજાને આપી દે આપણે જે ભાવથી આવી ખાઈ એ બીજાને આપી દેજો હમ પછી અમે નું મેં કહ્યું રાત્રિ ભક્તો ભક્તોનું પછી જબરજસ્ત આપી પણ તમે કોઈ આપી ભાવથી તાળી ના આપે ના બીજાને લઈ લે સાહેબ તમારે કરવાનું અમે તો વાત પણ રહેશે આનંદ એ છીએ અને પરિગ્રહ છોડે તો પરિસ્થિતિ ચડે નહીં તો પકડતે હત્યા પાય ત્યાં છોડવાની તો અહીંયા આગળ અમેરિકા કોણ હું એવું કહેવા આવ્યો પરીક્ષા છોડો તો કે સાહેબ પાછા જાવ સારું માન દે માન થઈ જશે એને કશું છોડવાનું ત્યાં ડાક્ટર ખુશ થઈ ત્યાં રહેલું ડાક્ટર છોડવા સર શંકા પડી એવું કે હોય છે એ શંકા પડી શંકા કાઢતા એ વાત લાગે હજી અમારે સત્સંગમાં ચર્ચા થાય છે ત્યારે ત્યારે ડોક્ટર પ્રશ્ન ઉઠાવે છે મુશ્કેલ ને એને મિક્સઅપ થઈ જાય છે હવે અમારે તો પૈસાની જરૂર નહીં અને પૈસા પેલા માણસને જો આપે નહીં પૈસા ખર્ચે નહીં એની પાસે તો એનો પરિણામ નહીં પામે કારણ મન જ્યારે આપણે કોઈ પૈસા ખીધા ને કે આપણે શું લેવા દે આપણે કંઈ આપ્યું નથી દીધું નથી એટલે છૂટું છૂટે પણ તો દસ હજાર ડોલર આપી ચૂક્યો રહે ચોટે જેટલું અહીંયા આગળ આપે છે મારે જરૂર નથી કે જેટલું અહીંયા આપે છે એટલું જ પરિણામ પામે છે ટોલ પૂરું મેં જોયું જો તોલ જ જોયું મેં એટલે નહીં તો આ આ એમને રેપ કરે કોરું દેશ નહીં દેશ નહીં બધા કોઈ કોરાનું હોય કોરો સ્વામીને આવ્યું મર્યાદે બરોબર તમને સમજે ને કે આપણે આપી દીધું ના હોય ત્યાં દાદા દેશમાં ગયા હતા કે શું લેવા રહ્યા હતા આપણે કઈ રીતે પૈસા આપી છેતરાયો હોય તો ચોટે પૈસા આપ્યા હોય તો ચોટે તો પૈસા આપ્યા પછી કેમ વધારે દયા થયા રૂપિયા બરોબર પૈસા બી નહીં કારણ ચોટે છે મન તો આંખે ચોટે ચીજ ચોટે છે આપણે શું આવી થોડી વ્યા કરા ગયા તમે કઈ થોડા આપી બેઠા હોય તો કે હું આવે આટલા આપ્યા તને આવે છે થોડી નાખી મિલ આપ્યા ના હોય એવું એટલે આ બહુ સ્માર્ટ એટલે જેટલો આપશે ને એટલું પરિણામ પામશું જેટલો ગોળ ગાવશે એટલો લાડવો ગોળો લાગે તમારે કઈ અમારે ઘેર ના ફરવાનું ફ્રી ઓફ હા જયારે થયું હોય કરવું શું થાય સુગર નો રોગ થાય છે ને ના કે શું ખાના બરાબર પછી શોધખોળ જેને આપ્યા લીધા એ હવે એનું મન બંધાઈ જાય છે અને પછી પરિણામ પામે પદ પહેલો વખત આવ્યા તારા ત્રણ જણે પૈસા લખાયા ખાલી વાત જ કરી હતી ખાલી વાત તેમાં આપણા ભાઈ પાંચ હજાર ડોલર લખાય સુભાઈ બોલાવાય બે હજાર ડોલર લખાયા અમને બે હજાર ડોલર હતા નહીં તીકડે ના પડી હતી બધા ના પડી હતી તમે ના લખાશો એના સુધી પેલા આવી ગયા એકસો <laughs> રૂપિયા દેશમાં મોકલી દીધા એના ફાધરે મને ત્રીસ હજાર આપ્યા હતા અમે અમે તે એને ખાતે પચીસ હજાર રૂપિયા તમે કરીશું અમારે અહીંથી બે બે હજાર ઉમેરીશું તારે કે ના એ તો હું આપી દઉં છું કે પછી હજાર પૂરા કરો કારણ કે આપણે તેવી હજાર કોણ લખાવે બરાબર આંકડો જોઈએ આંકડો જોઈએ રસ્તો દેખાડો એના રસ્તો કર્યા કર્યા મન બંધાશે નહીં જ્યારે જેમ ચોપડીઓ પૈસા આપે એટલે તારે મન બંધ પુસ્તકમાં પૈસા આપતો આ બધા કર્યા હતા આજ ગુરુ આવતા પણ થઈ ગયા દાદા ભગવાન એટલે મારું કામ નહીં કે બરાબર તમને કાયમ નથી ખાધું નાના છોકરા બોકરા બધું પ્રશ્ન પૂછ્યો કે આત્મા અને પરમાત્મા એક જ છે કે શું છે એમને બહુ રસ છે આ બધી બાબતમાં છે ને એક ગામમાં શેઠ રહેતા હોય આખા ગામના શેઠ નગર શેઠ કહેવાતા હોય એમનું નામ ચંદુલાલ નગર છે જાતિ કહેવાતા હોય કે દરેક માણસની કાળજી લે દરેક માણસને સાંડો આપે હેલ્પ કરે શું કરે નગર શેઠ લોકો કેમ માન્ય કરે કે એમને કંઈ હેલ્પ કરતા હોય ચાલ એટલે ઝઘડો કરતા હોય બેનો પતા તો બીજું આમ કરે કોઈને શાંતિમાં છોકરી પણ મારી હોય ને કઈ એટલી બધું હોય તો નીકળી લાયા બધું હેલ્પિંગ કરે ચેતના જબરજસ્ત દુકાન દુકાનો ચાલે કુંસારીમાં પણ ઘેર રાતે સાડા આઠ વાગે એટલે આમ ડબલ ગ્રેજ્યુએટ એટલે થોડુંક એક પેક લેવાની ટેવ કરી દરરોજ એટલે પણ એમ કશી છે કશો વાંધો કોઈ આવે નહીં આમાં એના શેઠ પણ આમ વાંધો આવે નહીં પણ એકદમ એમનો ફ્રેન્ડ આવ્યો હાથે પણ થશે એ બે ત્રણ કહી દીધા એટલે છે ત્યારે બોલ્યા કે હું પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા છું એવું બોલ્યા એટલે બીજા આજુબાજુ બેસા તે અમે બહાર બહાર ગામમાંથી બે ચાર જણા આવ્યા એ બધા વ્યવહાર જેમને સાંભળ્યું કે આ તે શું બોલે આવું કેમ શું બરાબર અનુભવ ના લાગે લોકોને પછી સમજી જાય કે કદી અત્યારે ત્યાં હશે અમલ છે કોઈનો શેઠ નો બોલે આવું શેઠ બોલે ડાયો પછી કોઈ અમલ છે ખોરી કાઢે ડાયો હવે તે ઘડીએ તે ઘડીએ એ પ્રેસિડેન્ટ ઇન્ડિયા છે કે ચંદુલાલ છે ચંદુલાલ છે પરમાત્મા જ છે પણ આ જ્યાંથી પેલો ચડેલું છે ને ત્યાંથી આવું બાળક છું મારે બનેલું છે આમ થયું છે એમ થયું ઉતરી જશે પરમાત્મા જ છે આ અમલ જાય આ ઉતરવો કરોડો અવતાર ના ઉતરે કારણ વૈજ્ઞાનિક આ અમલ છે શું છે એટલે મુક્ત પુરુષ સિવાય આ અમલ ઉતર્યો મુક્ત એટલે જ્યારે કોઈ પણ જાતનું બંધન નથી જેના વર્લ્ડમાં કોઈ ઉપરી નથી શું જેના કોઈ ઉપરી ન હોય એવા પોતાના છૂટા થાય જેનામાં સ્ટેન્ડ પણ બુદ્ધિ ના હોય એની પાસે છૂટાય આટલા લક્ષણ હોવા જોઈએ બુદ્ધિ ન હોવી જોઈએ જેના કોઈ ઉપરી ન હોવા જોઈએ ઉપર ભાગો આમ તું મારું શું ધોરણ ભગવાન ના ધોરણ ઉપર છે તેને ના ધોરણ તું મારું શું ધોરણ ભગવાન ઉપર છે તેને મારું ધોરણ નથી તો તું તો મારું શું ધોરણ ધોળે કોણ છે ઉપરી કોઈ નથી સત્તા તો મુક્ત પુરુષ ઇન્ડિપેન્ડન્ટ પુરુષ ભગવાને તેને રસ થઈ ગયેલા ભાઈ શું કહ્યું ભગવાન તો તમારું સ્વરૂપ છે ભગવાન આત્મા એ ભગવાન એ પૂછે ભાઈ છે કે તમારું કેવું છે કે આત્મા એ પોતે જ ભગવાન છે પોતે જ બીજું કોઈ છે નહીં કે એટલે આ ભૌતિક ની લાલચો છે જ્યાં આ ભૌતિક સુખો ભૌતિક એટલે કલ્પિત સુખો પાંચ ઇન્દ્રિયથી દેખાય છે બધા સુખો એમાં એમાં હા દારૂ ઘડ્યો હોય ને એ બોલા કરે પેસના યાર અમારો આમ થાય એમ છે એમ થાય તો ભૌતિક સુખો લપડાયો છે ત્યાં સિદ્ધિવાતમાં છે અને એની એની સમજણ ફરી જાય કે આ હમણાં કલ્પિતમાં સુખ જ ક્યાં છે સુખ પોતાના પોતાના સ્વરૂપમાં છે પોતાની જાતમાં સુખ છે આ સુખે આપણે આરોપિત કર્યું પોતાની જાતમાં મારું સુખ છે તેમાંથી આરોપિત કરીને અમને આપ્યું તારે સુખ લાગ્યું એવું જયારે સમજણ પડે જ્ઞાની પુરુષ પર રહે ત્યારે પોતે અંતરાત્મા થાય અંતરાત્મા થઈને પરમાત્મા થાય શું કરશે અંતરાત્મા કેમ દશા ઉત્પન્ન થઈ કે જે જીવાત્મા દશામાં જે ગુના કર્યા છે એ ગુનાના પરિણામ આવ્યા છે પરિણામ ભોગવતા સુધી અંતરાત્મા જીવાત્મા દશામાં જે ક્લેમ થયેલા હોય કોર્ટો બોટો કોર્ટો એટલે બીજી કર્મોની કર્મોના એ ખેલ જ્યાં સુધી નિવેડો ના આવે ત્યાં સુધી અંતરાત્મા નિવેડાય જેને કોઈ જાતનું અડચે કોઈ વસ્તુ અડતી નથી આ વિધાઉટ માય ગોડ આમાં કંઈ મારીનું કંઈ લાયસન્સ નથી કે ઋષભદેવનું લાયસન્સ નથી કે લાયસન્સ નથી બધા દરેક ચાર વિધાઉટ માય ગોડ જેનું માય જાય આ દેહ છોડ્યા પછી આત્મા અને પરમાત્મા માં મળી જાય છે એમ કેવું છે તમારું એમ કે દેહ છોડ્યા પછી આત્મા પરમાત્મા માં મળી જાય છે ના ના મળતો જ નહીં આ પરમાત્મા છે પરમાત્મા દેહ છોડ્યા પછી કેમ કહે દેહ ની બીક લાગે દેહમાં પરમાત્મા પરમાત્મા છે જ પરમાત્મા પણ આટલા આટલા બધા માણસો છે તો એટલે માં જુદા જુદા આત્મા છે તો જુદા જુદા પરમાત્મા છે આ દરેક બધા આત્માઓ છે જુદા જુદા છે તો દરેક માં જુદા જુદા આત્મા અને પરમાત્માઓ છે લોકોને આ લોકોને મૂળ સમજણ કાઢી છે ને વસ્તુ સ્થિતિમાં વૈજ્ઞાનિક સમજણ જોઈએ કેવું જોઈએ વૈજ્ઞાનિક લોકો તો એમ જ કે આ કોઈ ભગવાન કોઈ નામનો છે તે આકાશમાં રહેશે તે આ બનાવીશ ને એમ ચલાવે છે તો તમારી સ્થિતિ શું તમે કોણ છો ગમેડ્યા છો બધા બધા ભગવાન છે શું કહ્યું આ વિધાઉટમાં એવી ક્વોલિટી થઈ ભગવાન થઈ ભગવાન કોઈ સિંગલ વસ્તુ નથી જો વિજ્ઞાન સાચું જાણવું હોય તો નહીં તો પેલું મને આવડે જગતમાં સારા છે તો મને આવડે એ રિલેટિવ વિજ્ઞાન છે અને લૌકિક છે આ અલૌકિક છે વાસ્તવિક છે રિયલ વિજ્ઞાન છે પેલું જાણવું છે કે આ જાણવું તમે તમારી પાસે જે જ્ઞાન હોય એનો નામ આપો તમારી પાસે જે છે એ એમને જાણવું છે હા આ વાસ્તવિક રિયલ જાણવું છે અને લોકો સાધુ સંન્યાસી બધા તું ભગવાન ઉપર હે તો મતું જ બહાર એનું ઉપર કઈ રીતના કરે તમે ચાલ શું કહ્યું ઉપર બાપોય નથી મેં ફરીના સાયન્ટિસ્ટને કહ્યું ઉપર બાપોય નથી ઉપર તારી લોસ પ્રોપર્ટી ઓફિસમાં લોસ પ્રોપર્ટી તારી એપ્લિકેશન બધી કઈ નકામી તમારે કે સાચું એડ્રેસ આપો God is in every creature whether visible or invisible સમજ ને ક્રિએચર છે કોઈ ભગવાન પોતે છે શુદ્ધ ભાવ તમે જોઈ શકો છો ને જરૂર જોઈ શકું છું એ દિવ્ય ચક્ષુ દેખાયા તો આપણે નથી ને God has not created this world at all. Only scientific circumstantial વિજ્ઞાન જગત છે હું જોઈને કહું છું અને ઊભું થયેલું એટલે શરૂઆત નથી થયેલી ઊભું થાય છે નાશ થાય ઊભું થાય છે નાશ થાય ઊભું થાય છે નાશ થાય ઊભું થાય છે નાશ થાય છે સરવારે કાયમ રહે છે સનાતન છે અનાદિ અનંત એની શરૂઆત જ કોઈ પણ વસ્તુ અનાદિ અનંતમાં ક્રિએટરની જરૂર પડે ખરી હે અનાદિ અનંતમાં ક્રિએટરની જરૂર પડે ખરી અનાદિ અનંત શું એમાં ક્રિએટર તો આ તો કોને માટે છે ક્રિએટર જે અવિચારી લોકો છે રસ્તિક માણસો છે જે ભૌતિકમાં ગ્રાચેલા છે એમના માટે ક્રિએટર જે તત્વ તત્વ વિચારવાળા છે અલૌકિક વિચારવાળા છે એમના માટે ક્રિએટર હોય તો પછી વિરોધાભાસ ઉભો થાય એ ક્રિએટર હોય તો મોક્ષ હોય જ નહીં ક્રિએટરનો મોક્ષ વિરોધાભાસ એટલે કર્યો શું થયું એ કુંભાર નથી વિજ્ઞાન ભગવાનની કેવું વિજ્ઞાન હું જાતે જોઈ બોલું પુસ્તક નો એક શબ્દ નથી આ દેશમાં કયું ગામ કડોદ કડોદ કડોદ ના કડોદ અમારી બાજુમાં હા કડોદરા કે કડોદ નહીં કડોદ કડોદ બારડોલી થી જતા કડોદરા માંડવી ની સામે તાપી ના કાંઠે સુરત ની જેમ કડોદ પર તાપી ના કાંઠા ઉપર માંડવી પાસે માંડવી થી આ બાજુ જરા વિઠ્ઠલનગર ત્યાં આવેલો બરાબર કોંગ્રેસ જઈએ શું નામ આપણું મારું ધનસુખભાઈ ધનસુખભાઈ ધનસુખભાઈ ધનસુખ હા વાત સમજવા જઈએ બીજું કશું કરવાનું નથી કશું આ કાર્ય તો આ બધું થયું કરવાથી બંધાવવું અને સમજવા છૂટવું કઈ કરવું પડશે ને કે કર્યું તો બંધાયો છું જપ તપ ત્યાગ એમાં એ કરીને બંધાયો છું કોઈ પણ વસ્તુ ત્યાગ કરો એમ શું થાય આપણે ઘરમાંથી ઘરમાંથી મોટા ભાવનું અનાજ અહીંથી અહીંથી લઈ બીજ લઈ ગયા અને જમીનમાં ત્યાગ કરીને છોડી દીધા પછી એનું ફળ આવે ને આવે છે તમારો કોઈ ઉપરી નથી ધનસુખભાઈ નો કોઈ ઉપરી છે નહીં તમારું ખરેખર ઉપરી છે એ દેખાવું તમારા બ્લન્ડર્સ અને મિસ્ટેક તમારા બ્લન્ડર અને મિસ્ટેક બીજું કોઈ કહેવાય છૂટો એટલે તમે પરમાત્મા જ છો કરો ઉપરી ભડક ભડક બાબો હોય એટલે છે ભગવાન કોઈ કાર્ય મને પુરાવો દેખાડો કે આ ભગવાન મારું કાર્ય કરી ગયા હિન્દુસ્તાન તો મને તારા ભગવાન મદરું કરી ગયા રામ કરી ગયા તેમ કરી ગયા ભગવાન પર ચાર નથી મમર કરી પડી ગયો ચાર એમની પાસે એ લોકો પાસે મગર ઉપડી ગયા ભગવાન ભગવાનમાં જેમ કહે એટલે હાલ લાલચ હું કરી રાખો ધર્મ ઊંધો કરી નાખો લાલતું બદલાઈ ગયો ભગવાનની ભક્તિ કરું ન છોડી પણ યાર કે કન્ડિશનલી ધંધો માર્યો બાધા આપી વાર જે દેશ વિજ્ઞાની ત્યાં વિજ્ઞાન ઉડી ગયું પૂરું ગમે છે વાતો કે ગમે છે વાત કોઈ અવતારમાં આ વાત સાંભળવી ના હોય શું કહ્યું કારણ કે આ તદ્દન નવી વાત છે કે સંસારમાં રહી સંસારમાં સારી રીતે રહી કરી છોડીઓ ભણી છોકરા ભણી વેપાર કરી અને મોક્ષે જવું એક બે બાજુ બંને સાથે ચાલવું હોઈ શકે નહીં અલાવજી વિજ્ઞાન છે શું છે ક્રમ વિજ્ઞાન ક્રમ એનો ક્રમ આ બધા ક્રમિક માર્ગથી આપણે વસ્તુ આ બધું એવું હોય ને ખબર પડે તમારા સ્થિર એટલી જ અને ખરો માર્ગ તો એ જ છે ફરીનો આ તો હું ખૂબ માણસ છે કલાકો માણસો અને ફ્રી ઓફ કોસ્ટ પૈસા અને હું અહીં થઈ જવું જોઈએ ત્યાં તમારી વાત બે છૂટ્યા પેલો પછી છે તારે સાયન્ટિફિક મોટલો ચલાવે લાગે છે તમારું જ્ઞાન બંધન નહીં બંધન નથી બંધન ક્યાંની સર્વિસ છે તમારે હું એન્જિનિયર છું જેમ ટુ વીએચને એવું ભેગા થાય ને તેમ પાણી હતું ટીએચમાં તો કેવું પાણી છે હા આ શરીર શરીર બધું વિજ્ઞાન શું કોઈ બનાવ્યું નથી નથી બ્રહ્મો નામનું કે નથી વિષ્ણુ કે નથી મહેશ આ તો બધા રૂપકો વિચાર ઘૂંચાઈ ગયા લો શું કહ્યું સાયન્ટિસ્ટ કે બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર હું ઇઝ ફાધર ઓફ બ્રહ્મા હું ઇઝ મધર છું ચાલો બરોબર મારી નાખ્યા મનને તો સમજ્યું જ નથી આખું દુનિયા મનને તો મનનું પ્રતિકળ જ થયેલું નથી અત્યારે એટલા છતાં લોકો મન ભગવાને આપેલું છે ભગવાન એમ પાસે બધા કારખાનું છે મનનું બધું આ જેમ મીટરનું કારખાનું હોય ને આ મીટરનું કારખાનું એવું આ મનનું કારખાનું છે બધા મન આપે છે શું ઓફિસ કેવા હતા એની આ વેચાની પ્રથક કરી નાખ્યું મનનું who is the father and my, mother of mind. હા આવું પૂછ્યું ફાધર મધર હોય અમારા ફાધર મધર વગર કોઈને ધર્મ ના થાય આ જગતનો નિયમ છે ફાધર મગર વગર કોઈ ચીજનો જન્મ ના થાય કોણ ફાધર સંબંધનું જવાબ નથી મારી પાસે જવાબ નથી opinion is the father of mind and language is the mother જે લેંગ્વેજ તમે બોલો છો ઓપિનિયન આપો છો એ લેંગ્વેજ મધર છે તે જગ્યાએ અને ઓપિનિયન ભારત છે જો ઓપિનિયન આપવાનું બંધ કરો તો મન બંધ થઈ જાય ખરી મન ઊભું જ ના થાય ફંડામેન્ટલ તો કરી ખાઈ થઈ એ કઈ ખાઈ થઈ છે આમાં ઓપિનિયન આપે આવે ના થાય फल मन का अनुबंध મન બુદ્ધિ ચિત્ત નથી ક્યારે ચૂથ્યું જ નથી ભાન જ નથી જીવડા જ રહ્યા છે કેટલાય અનંત અવતાર દાદા બુદ્ધિ નો કોણ સાથે બુદ્ધિ નો બુદ્ધિ તો એ કર્ણ આધીન ઉત્પન્ન થતું લાઈટ છે શું છે લાઈટ તે એ લાઈટ જ્યારે ઊંધે રસ્તે જઈ રહ્યો હોય ત્યારે લોકોને નુકસાન કરતું હોય લાઈટ જતા રસ્તે જતા ત્યાં લોકો હેલ્પ કરે ઊંધે રસ્તે જઈ રહ્યો એટલે પડી ત્યારે લોકો નુકસાન કરતું લોકોને નુકસાન કરે એટલે જાણવું ત્યારે લોકોને ગોદા મારે દુઃખ દે જાણવું કે હવે અધોગતિ થવાની નિશાની થઈ ને જે લાઈટ થી લોકોને સુખ આપે કોઈક દુઃખ આપે તો સમાવી દે પણ દુઃખ ના અમારે કોઈ વાત તમને ગભીમાંથી કોઈ પ્રમાણે અહંકાર નું કહો એવું છે ને હવે આ અહંકાર આત્મા તો જે છે ને તેનો તે જ આત્મા જેવો છે ને એવો જ અને તમે જે એન્જિનિયર તરીકે કામ કરો છો એમાં આત્મા છે ને ચેતન નથી ચેતન હશે આમાં કામ કરવાનું એટલે ચેતન ને લીધે કામ થઈ શકે કામ જે કામ જે વસ્તુ છે એમાં ચેતન નથી ચેતન ના લીધે કામ થાય છે એમ કે છે કે કામ જે વસ્તુ છે એમાં ચેતન નથી પણ ચેતન ને લીધે કામ થાય છે ચેતન ની હાજરી કયા શામાં ચેતન નથી કે છે કામ જે છે કામ કામ પણ ચેતન છે લખ્યું લખ્યું હતું આ લખવામાં ચેતન નથી એમ પણ તમે ચેતન ને લીધે લખી શકો છો એમ કે તમે લખ્યું તો એ લખવામાં ચેતન નથી ચેતન ને લીધે લખી શકાય છે એટલે તમે લખો છો લખનારું ચેતન કે નહીં ચેતન માં લખવાનો ગુણ નથી ચેતન લીધે લખી બોલીએ પણ ધ્યાન વગર ચેતનના ગુણધર્મ જાણવાથી આ સોનાના ગુણધર્મ આપણે જાણીએ તો સોનું ને તાંબુ ક્યાં જુદું પાડી શકે નહીં જુદું ન પાડી શકે શું કહ્યું આમાં સોનું તાંબુ ને બધી બધી ધાતુઓ ભેગી થઈ હોય બધી છૂટી નહીં પાડી જાય એના ગુણધર્મ જાણીએ તો છૂટી પાડી શકે એટલે ચેતન આવું લખી શકે નહીં તમે આ બધું કાર્ય કરો તમે ચેતન વપરાય છે વપરાય છે વપરાય છે દરેક કાર્યમાં ચેતન ને લીધે કામ થાય ચેતન ના હોય એમ કે છે જો ચેતન ના હોય તો કાર્ય કેવી રીતે થાય એટલે જયારે કાર્ય કરવાનું બંધ થઈ જાય છે ત્યારે ચેતન નાશ પામે છે જે વિજ્ઞાન પૂછે છે તે સીધા ભટકે છે બધા બા સાધુ બાવા અનંત વખતી તું દેહ બાવી ગયેલું તો નહીં થાય વિજ્ઞાન શું કહ્યું ઊંધો ઊંધો લટકાય છે નીચે તો આપણી કહે નહીં હોય કે શું જ્ઞાની પણ સમજ ને વાત ને સમજ ને શું કહ્યું એટલે તમારી પાસે જે જ્ઞાન છે જાણવા માટે જ આવે છે એટલે તમારી પાસે જે જ્ઞાન છે જાણવા ચેતન આ આખું જગત કામ કરી રહ્યું છે એમાં ચેતન બિલકુલ એ કામ કરતું રિયલી તમે સારી આપેલા ભમડાની આપતા છો એ તમને સમજાવું બધું કામ કેવી થાય છે લાગે છે ચેતન જેવું લોકોને એમ જ લાગે હું છું ચેતન આત્મા જ મારો અમર છે આત્મા આ તો આત્માની હાજરી અમારા શરીરમાં હાજર આત્મા છે આત્મા હોય ચેતન હોય તો શરીર શરીર બંધ થઈ જાય ના પણ આત્મા કોઈ કશું કરતું નથી આત્મા જેમાં સૂર્યનારાયણની હાજરીથી આ લોકો અનેક જાતના કામ કરે એનાથી ઉર્જા ઉત્પન્ન કરે બીજા કરે બધું જ કામ કરી શકે શું કહું શરીરમાં ચેતન ના હોય ચેતન ના હોય આત્મા ના હોય તો કઈ રીતે હું લખી શકું આત્મા આત્મા નથી એમાં આત્મા ચાલ્યો શરીર છોડીને તો પછી કેવી રીતે કાર્ય થાય એમ કે છે કે શરીર છોડીને આત્મા જતો રહે આ બનાવેલી મશીનરી એવું લખાશ બની એટલે બધી મશીનરીઓ જે છે તમે જે ભણ્યા બધું આપણે જે ભણ્યા બી બધું ઓનલી કોમ્પ્યુટર આત્માની હાજરી વગર કરે શું કહું તો જેવું છે જ નહીં ગેરંટી સાથે શું છે એ એક્ઝેક્ટ બતાવવા માંગુ એક્ઝેક્ટ આ જે ચેતન છે એની હાજરી છે તેનાથી શું ઉત્પન્ન થાય છે કે પાવર ઉત્પન્ન થાય પાવર ચેતન શું થાય છે એની હાજરીથી પાવર ચેતન ઉત્પન્ન થાય પાવર ચેતન પાવર ચેતન એટલે તમે પેલી બેટરીઓમાં સેલ નાખેલા જોયેલા સેલ એ તેલમાં પાવર ભરાવો તેલમાં પાવર ભરાવો એટલે એ તેલ થશે નહીં બેટરીમાં દબાવે ફળ આપે આપે જ ના આપે અને પછી જ્યારે બેટરી દબાવીને કશું ના આપે અગળ ના થાય તો આપણે શું કહીએ આમાં મન વચન અને કાયાની આ ત્રણ બેટરીઓ છે ને આ ત્રણ બેટરીઓમાં પાવર ભરેલો છે એ પાવર ભરેલો છે તે વપરાયા કરે છે પાવર એક્સોસ થયા કરે છે અને નવો નવી ત્રણ બેટરી ઊભી થાય છે અંદર આ દુનિયાદારીનું કામ એ થાય છે અને દુનિયાદારી કામ કરવા જતાં ત્રણ બેટરીઓ ફરી ઊભી થાય છે શું થાય છે ખબર પડી છે અને ત્યારે ભાવ ખરાબ થઈ જાય છે આ નવી ઉભી થયેલી એ કોઝિજ કહેવાય છે એ કોઝિજ પછી આવતા બસ બેટરી રૂપે અને એમાંથી નવી ઉભી થાય causes and effect factory causes causes and effect factory causes cause થોડું ઘણું સમજાયું નથી આવું વિજ્ઞાન માણસનું પ્રતિબંધ શાસ્ત્ર નું શું કહ્યું શાસ્ત્ર ચાર વેદ બોલીને ઉભા રહ્યા હા શાસ્ત્ર વેદ ને પૂછ્યું કે મેં ચાર વેદમાં ચાર આત્મા દેખાડતા કે અહિંસોનો આત્મા કૌરુષમાં આ તો વેદ છે કે છે This is not dead, this is not dead, this is not dead. તમે આટલું પ્રથકરણ કર્યું પણ છતાં આત્મા ચડ્યો થઈ ગયા છે પ્રથકરણ કરતા કરતા અહીં સુધી આવ્યા આત્મા ના જોડ્યો અમે કહી દઈએ છીએ કે this is not test here test કારણ કે શબ્દમાં તું ખોઈશ નહીં કારણ કે આત્મા શબ્દ સ્થુલ છે